पर से कोई कहो सलूणा साजनिया कोई कहो सलूणा साजनिया जैना શાસ્ત્ર બને જેની એક નજરથી મોક્ષ મળે જેની એક નજરથી મોક્ષ મળે જેની સન્મુખ લબ્ધિ રીધિ પડે જેની સન કલા ધીરી દીપરે હું ઝંખું છું તે ક્યાં મળશે હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા આવા પ્રગટ પુરુષ પુરુષ મને દાદા પર્યા હું જોદું છું નાસા પડશે હું શોધું છું ક્યાં સા પડશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલું ના સાજનિયા હું ઝંકું છું તે ક્યાં મળશે હું ઝંકું છું તે ક્યાં મળશે કોઈ કહો સલું साजनिया कोई कहो चलूड़ा साजनिया कोई कहो સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા ભીની થઈ તારી હે હા ના નહીં તારો જન્મદિવસ આજે ખરો ખરો ઉજવ્યો ચાલ કોને શોધી રહ્યો છું મળી ગયા દાદાજી એને પોતાને જ નહીં થઈ ગઈ તારી મમ્મી કેવું પડે બધા મૂર્તિઓ છે બધા વીરવાણી આવી ગયા ક્યારે આવ્યા તમે લોકો અચ્છા ઓ બરોબર છે પહેલા છો હા ત્યાં હતા ને બરોબર છે મેં જોયા હતા એટલે આ તો પ્રકૃતિ આજે આઠમ છે ને આજે આ શક્તિ મૂળ શક્તિને ખોરી રહી છે આમ તો બે એક જ છે બે એક જ છે પણ એની અદભુતા કીર્તન છે એનું પ્રકૃતિના પુરુષનું છે આ જંતુભાઈ અદભુત છે અને આપણા બધા માટે દરેકને માટે એ તો છે જ બધા શોધી રહ્યા છે એટલે આપણે દાદા ભગવાન પરમાત્મા પ્રકાશ અને એમાં એ એમ પટેલ સ્વરૂપે જ્યારે એમનું એમના માધ્યમથી પ્રાગટ્ય થયું અને પ્રત્યક્ષપણે બધા અહીંયા આગળ હાજર થયા ત્યારે એમને પોતાને અચરજ થયું આસીન થઈ ગયા કે અવતારોથી અમે જે સત્પુરુષને ખોડતા હતા એને અમે જોયો જાણ્યો માણ્યો અને મારી સાથે જ છે એવું એના પદ છે કવિરાજે એ લખાઈ ગયું છે એનું અદભુત લખાઈ ગયું છે ભક્તિ આજના આઠમના ગરબા આવા જ હોવા જોઈએ બહુ સારા આજે જન્મદિવસ છે તારો નહીં હા દાદાજી શું છે બીજું એ સંઘ શું છે કહો તમે શું આશીર્વાદ આપે એને તો સુધરેલું લાવતા જ નથી તમે આપતા સૂત્રે દાદાના લાવવા તમે સારા કાઢો છો બધા એસ એમ પટેલ પૂછે છે અમારા ભાયલીના સન છે ભાયલીના નવો વિતરાગ ત્રણ સૂત્રો પૂછે છે દાદા ભગવાનના અસીમ જે જયકારો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી અનુભવ જ્ઞાન શ્રેણીના બાવીસમી શ્રેણીમાંથી ત્રણ સૂત્રો પૂછ્યા છે પહેલું સૂત્ર છે એકસો ને ચોપનનું એને જરા વિગતથી સમજવાની એમની ઈચ્છા છે સાકારના માધ્યમ વગર બોલો નિરાકારની ભક્તિ થઈ શકતી નથી તો એ સાકારનું માધ્યમ કેવું હોવું ઘટે તો કહે એ સાકારનું માધ્યમ જેમાં નિરાકાર વ્યક્ત થાય એવું પાત્ર કે જે સિંહણનું દૂધ ઝીલી શકે એમને અવતારી સ્વરૂપ કયા એ પાત્ર હોવું ઘટે એટલે કે દાદા ભગવાને એ વિતરાક પુરુષ <clears throat> આદિના ઋષભદેવથી માંડીને મહાવીર સુધીના બધાનું ભીડું સ્વરૂપ રામનું આજે હાજર હાજર હાજર સ્વરૂપ કૃષ્ણનું આજે હાજરે હાજરું સ્વરૂપ આટલા સાદા વેશમાં દાદાજી એક મિનિટ એક ગાડી બાર પાર્ક બરોબર નથી થઈ તો જરા મેસેજ આવ્યો છે ગાડી number four two nine six ગાડી number four two nine six બાર કામ ચાલે છે જરા જઈને વ્યવસ્થિત પાર્કિંગ કરી લાવી આ રસ્તા પર કોણ છે ફોર ટુ નાઇન સિક્સ મળી ગઈ કોણ છે ના તો આપણે નહીં હોય કદાચ હા એક જ સાઈડ ચાલે છે ડાબી તરફ ત્યાંથી તમે આવો તો ડાબી તરફની જે પાર્કિંગ છે એ એક એક કરીને મહાત્મા જરા બીજી રીતે વ્યવસ્થિત પાર્ક કરી આપે આ રોડ ઉપર કરે કારણ કે આપણે આ તરફ કરે તો કારણ કે એસ્કેલેટર બધું ખોદવાનું કામકાજ ચાલુ છે રસ્તાનું કરી છે ગાડી એટલે આપણે કહીએ ભગવાન પરમાત્મા તો નિરાકાર છે નિરંજન છે પણ નિરાકાર ને નિરંજન હોય અંજન જ નાખતો નિરાકાર હોય આપણા શરીરથી એને સમજવા જઈએ કેમ ના સમજવા આકારી શરીર અને કેટલી બાજુથી અંજાઈ ગયેલું આંખો એકલી નહીં મંદિર તો બધું કેટલું છે આખું ચલો એને ફરવા જઈએ છીએ એને ફરવા જઈએ એના માટે એ આપણને પ્રત્યક્ષ આપણે દર્શન કરી શકીએ એવું નિરાકાર સ્વરૂપ હોય તો ક્યારે હોય તો કે એ નિરાકાર સ્વરૂપ આપણે પ્રત્યક્ષ દર્શન કરી શકીએ એવું આકારી સ્વરૂપ હોવું જોઈએ આકારી સ્વરૂપ એટલે મૂર્તિ સ્વરૂપ નહીં પરંતુ જીવતી મૂર્તિ સ્વરૂપ જીવતી મૂર્તિ સ્વરૂપ હોતા નથી એટલા માટે આપણે મૂર્તિ સ્વરૂપે ચિત્ર સ્વરૂપે ગમે તે રીતે પણ આપણે એમાં શોધવા માટે ભક્તિ કરવી પડે છે એ ખોટી નથી ખોટી નથી પરંતુ એમાં જેવા ભાવનાથી આપણે પૂરાઈએ એવું એ મૂર્તિ અને ચિત્રપટ આપણને ફળ આપે એટલે ભાવના વસ્તુ મુખ્ય છે ભાવના એટલે ભજનારો મુખ્ય ભજનારો અને સાક્ષાત હાજર હોય સજીવન સ્વરૂપે હોય ત્યારે તો કલ્યાણ થઈ જાય પણ એ બહુ જ બહુ મુશ્કેલ છે બહુ અત્યંત દુર્લભ છે દુર્લભમાં દુર્લભ હોય તો એ છે એનો ભેટોને યોગ પ્રાપ્ત થવા એટલે સાકાર નિરાકારનું કહ્યું એ દાદા ભગવાન એમનું મન અવતારોથી તૈયાર થતું થતું એવું સુંદર આવેલું કે એમને જ્યારે આ છાપાએ અહીંયા જરાક નાની ક્રેક પડી હતી અગ્નિસિત્તેર અગ્નિએંશીના જાન્યુઆરીમાં ત્યારે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્રિવેદી સાહેબ ચીફ સર્જન હતા તે એમને ખાસ માનતા એટલે કરતા ડોક્ટર શાહ હતા બધા હતા આમ કર્યું તો ત્રિવેદી સાહેબને એમને બહુ જ એમના પર ભક્તિભાવ હતો અને બહુ બ્રિલિયન્ટ સર્જન હતા ડોક્ટર અશોક પણ હતા ખરું કે નહીં ત્યાં ચીફ સેક્રેટરી સાહેબ હતા તે એમને થયું કે દાદાનું આ પગ બે પગ લંબાઈ તરીકે લગભગ સરખા થઈ જાય એના માટે ટ્રેક્શન તો કર્યું હતું જ પગનું પરંતુ હોસ્પિટલમાં કેટલા થોડા દિવસ હોય એટલે એમને એમ કે આ જો સર્જરી દાદા અનુમતિ આપે તો કરી શકાય એવું છે શું કહે છે કહો મર્ચન્ટા મર્ચન્ટા મર્ચન્ટ એટલે પેલું ફોટો લીધો ત્યાં આવીને બધું મહેતા સાહેબે બરોબર છે અને ત્યાંથી કર્યું આ બધું બધા એમનું નક્કી થયું કે આવું હોય તો સારું ત્યાંથી દાદાને જણાવવામાં આવ્યું તો દાદા કહે છે કે આપણે તમારે ઓપરેશન કરવું હોય તો કરો પરંતુ આ દેહમાં કશું અંદર નાખવાનું નહીં હવે પેલું એ વખતના જમાનામાં તો લોહી જાય એટલે જરા લોહી કે પ્લાઝમા આપવું તો પડે જ એટલે એ ના જોઈએ આમાં એન્ટર ના થવું જોઈએ કશું આટલું જ ત્યારે દાદા કે છે અમે કરીએ બધો પ્રયત્ન કરીએ પણ જરૂર પડે તમારે આપણે પણ શું જરૂર છે ઓપરેશનની કહે છે ધીમે રહીને વાત વારી લીધી એમ અને પછી મહાત્માને કહે છે ધીમે રહીને દાદા સાહેબ ખરું ને કે આ અમારું મન રાજા ધીરાજ મહારાજા જેવું ચૌદ લોકના નાથ પ્રગટ થયા છે જેમાં શું જે બ્રહ્માંડનું માલિક એવું પાછું પોતાનું એવું એ અદભુત મન એમની વાણી એવી અને દેહ પણ આ કાળના પ્રમાણમાં એ ખરું જ કારણ કે આ કાળમાં સો ટકા એ દેહ નથી હોઈ શકતો કળિયુગના કારણથી પરંતુ અંતરથી સો ટકા અને વ્યવહાર બહારથી વ્યવહારથી ચાર અંશોનો રહ્યો ત્રણસો સાહીઠ ડિગ્રી આખું સર્કલ પૂરું થાય એ દેહનું સો ટકાએ એકદમ વિશુદ્ધ થઈ જવાનું કે પરમાત્મા મારા દેહ મારફતે પ્રકાશમાન થાય દેહ મારફતે તો ચાર અંશુનું ચાર અંશ તો એમને લઘુત્તમ પુરુષ હતા એટલે કહ્યું એ આપણાથી એ ચાર અંશ ના જોવાય અને અંશની વાતોય ના કરાય આપણાથી તો પ્રાપ્ત થયું આજ્ઞા ધર્મ છે અને બચી પડવાનું બીજું કંઈ જ નહીં બીજું કંઈ જ નથી આખો ભવ આ છે બીજું કોઈ અમુક કોઈ એનો આરો વારો નથી શું એટલે દાદા ભગવાને છતાં પણ કહ્યું કે તમે મેં પાંચ ફંડામેન્ટલ વાક્યો આપ્યા છે જે આજ્ઞા સ્વરૂપે છે કારણ કે તમે પોતાનું સ્વ સ્વરૂપ આત્મ સ્વરૂપ નિજ સ્વરૂપ એની પ્રાપ્તિ થઈ છે તમને એનું ભાન થયું છે એટલા માટે હવે વ્યવહારથી આ જીવી જવા માટે આ જીવન આખો ભાવ એના માટે પાંચ આજ્ઞા આપું છું આ પાંચ આજ્ઞા અંદર ઘણી ઘણી રીતે બધી સમજાવેલી છે ઘણી ઘણી રીતે એટલે એ પાંચ આજ્ઞા પ્રમાણે જીવ રહેશો અને અમે તમને ખાતરી આપીએ છીએ કે કલાક જ જો આ જેમે જેમ આપી છે તેમ તે જ પ્રમાણે તમે રહો તો આજે તમે પોતે તમારું એ ચાર ઓછું ઓછુંવાળું તમે પોતે હાજર થઈ જાઓ હવે વ્યવહારમાં તો બાપ ગમે તેટલા ડાયા હોય છતાં દીકરાને એમ બોલે તો ખરા પણ અંતરથી એવું ના હોય કે મારાથી સવાયો થજે અંતરથી ના હોય દીકરો તો દીકરો જ છે ને એમ છે રે અને ગુરુ શિષ્યના ભેદમાં પણ આ જ રહેવાનું ગુરુ શિષ્યના ભેદમાં એમાં એ તેમ રહે છે એટલે દોષ છે એવું નથી વાત એ વ્યવહાર આખો એમ જ છે આખો જ્યાં સુધી ભગવાનની ભાષાનો વ્યવહાર આપણે સમજ્યા નથી એટલે આ સાકારી પરમાત્માના દેહમાં એટલા માટે જ્ઞાનીના દેહને જેમાં પરમાત્મા પ્રકાશ ખુલ્લો થયો છે એ દેહધારી પરમાત્મા કહેવાય શું કહ્યું દેહધારી પરમાત્મા એટલે કે સાકારી નિરાકાર પરમાત્મા સાકાર નિરાકારનો બહુ સુંદર સંબંધ છે મૂર્ત અને અમૂર્તનો મૂર્ત એટલે મૂર્તિ સ્વરૂપ રૂપી નામી શું આ બધું મૂર્ત સ્વરૂપ કહેવાય મૂર્ત સ્વરૂપ એટલે મૂર્તિ સ્વરૂપ પરંતુ આ મૂર્તિ શબ્દ આપણે પકડાયો નથી એટલે આ સમજાય છે જ્ઞાની પુરુષનું સ્વરૂપ કેવું હોય તે જ્ઞાની પુરુષ આ બહુ મોટી વસ્તુ છે એટલે બધા જ આપણે આરાધનાના ધર્મોમાં જે ઊંચા ઊંચા ભગવાનને માનીએ છીએ બધા જ એમાં શાસ્ત્રોનું પ્રમાણ છે સર્વજ્ઞ પુરુષોથી એમના એમની વાણીમાં પણ આવેલું છે કે તમે અમારી આગળ આ મોક્ષ છે તે તમને મળે ખરો પરંતુ જેને મોક્ષની ઈચ્છા જ છે એને પ્રાપ્ત કરવો જ છે તેને સત્પુરુષ પાસે જવું જોઈએ એટલે કે જ્ઞાની પુરુષ અને એમની પાસે જઈ અને એમના ડગલે ડગલે પગલે પગલે અને એમના કયા શબ્દે શબ્દે એ ચાલે જાય તો એનો મોક્ષ ખાતરીથી છે એવું તીર્થંકર એ કહેલું છે સત્પુરુષના જ ગુણગાન કયા છે અને આ જ સત્પુરુષના ગુણગાન શ્રીમદ રાજચંદ્રજીએ ગાંધીજીના સ્પિરિચ્યુઅલ આપણા એમના ગાઈડ માર્ગદર્શક એમને સત્પુરુષ માટે તો એટલું બધું કહ્યું છે ઘણી ઘણી રીતે એમને એ કહ્યું છે એક પત્રમાં તો એમને એવું સુંદર લખ્યું છે કે પુરાણ પુરુષને નમસ્કાર એટલે પુરાણ પુરુષ એટલે અમૂર્ત પરમાત્મા અને એમને નમસ્કાર એમનામાં એ પ્રગટ થાય છે અને એવા પ્રગટ એમનામાં એ પોતે એ પુરુષને નમસ્કાર કરે છે અને આખી એમનો પત્ર છે લાંબો બહુ સુંદર અને એમાં છેલ્લે લખે છે છેલ્લા પહેરામાં કે તમે તો બધા જ આખું જગત અને બધા જ તારું આરાધન અને તારામાં આરાધના સ્વરૂપે છે તેમાં અમે એક અમારી એક નહીં હોવા પડે ન્યૂનતા એટલે ઓછા પણ હું ક્યાં લાગશે આખું જગત છે તો આખું ભારત છે તો એટલે તું અમને માફ કરજે કે અમે તમારો અભિનય કરીએ છીએ પરંતુ અમને તો આ સત્પુરુષ જ પ્રિય છે કે જે સત્પુરુષને આધીન તમે પ્રગટ થયા છો પ્રત્યક્ષ થયા છો એટલે અમને સત્પુરુષની જ ભક્તિ પ્રિય છે તો અમે તમારી ભક્તિમાં અમારી ન્યૂનતા હોય તો અમને ક્ષમા કરજો કે છે બહુ સુંદર લખ્યું છે અમને આ સત્પુરુષ માટે આવું તો ઘણી ઘણી પ્રકારે અમને લખેલું છે દાદા ભગવાને ઘણા ઘણા પ્રકારે સમજાવ્યું છે શ્રીમદની જ વાત લઈને અમને એટલું ઊંડાણથી અને સ્પષ્ટતા એ કરીને સત્સંગ કર્યો છે બધી જ રીતે આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર છે ગાથા એ ગાથા સત્સંગ દાદાનો થયો છે એમનો બોલો એ બધો સ્ક્રિપ્ટરી સ્ક્રિપ્ટ લખી અને જો વ્યવસ્થિત આવે તો આજે બહુ સુંદર પ્રકાશ પડ્યો બહુ સરસ પ્રકાશ પડ્યો છે શ્રીમદજીના આજે ઘણા ભક્તો છે અહીંયા ભારતમાં પરદેશમાં બધે જ એમાં સાકાર નિરાકાર બધે પાત્ર આ કળિયુગમાં ખોરવાનું ના હોય દાદા કે છે એ પાત્ર તમારી સામે જીવતા સ્વરૂપે હાજર હોય તો તમે એને ભેગા થયા એ તમારી પાત્રતા કે છે પછી કે છે હું દાદા હું તો ચોર છું લંપટ છું લવાર છું દુચ્ચો છું આમ કે ને પણ આવ્યો પણ હવે હું આપના શરણે આવ્યો છું આટલું છે હવે એમને કોઈને શરણે કરવા નથી એમને કોઈને નમાવા નથી પરંતુ એ વાણીવી એનું એનું હૃદય બને છે કારણ કે જા કહ્યું બરોબર છે એટલે દાદા પાસે બધા જ આવે છે ભગવાન પાસે તો કંઈ આજ જાય કે તે જાય એવું થોડું છે આ વાત છે એક જ છે વસ્તુ એમાં ભેદ ના હોય ભેદભાવ ના હોય એમની દ્રષ્ટિ બધા માટે એક સરખી અને છતાં વ્યવહારથી વ્યવહાર જેમ છે તેમ એ પ્રમાણે જ જુએ છે વ્યવહાર જ્યાં છે ત્યાં નથી સ્વરૂપે ના જુએ અને નથી નથી જેવો હોય તેને છે સ્વરૂપે નાખ્યું હોય શું કહ્યું અને ચોર છે તો વ્યવહારમાં એને ચોર જ કહેવાય છે લોક વ્યવહારમાં તો કે એમની નજરોમાં વ્યવહારથી એમ જ હોય શું પરંતુ એમની ભગવત નજરમાં એ ના હોય એવું ભગવત નજરમાં સાહુકારને બે ભેગા હોય ત્યારે બે સરખા હોય અને વ્યવહારથી પ્રશ્ન પૂછે તો કે આ વ્યવહાર દ્રષ્ટિથી આ ચોર છે અને વ્યવહાર દ્રષ્ટિથી આ સાહુકાર છે બતાવ્યો દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે આખી એ તો બધા આપણે જાણીએ જ છીએ દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે આ તો બહુ સૂત્ર છે જ્ઞાની પુરુષ જે એવા હોય કે છે અમારું આટલા અવતારોથી દયાવું થયેલું મન અને એમાં પરમાણુ જાય નથી હવે જ્યાં સર્વ પ્રકારનું ભિખારીપણું નીકળી ગયું છે સંપૂર્ણપણે એ અદભુત ક્યાંથી જોવા મળે એવું દેખાય એ તો બહુ અદભુત છે એટલે આ તો ગાતે ગાતા કેટલો ગળગળો થઈ ગયેલો ગળગળો થઈ ગયેલો એટલે નાનપણમાં દાદા જોયેલા પાછા નહીં હે ના હોય હું પછી એટી નાઇનમાં બોર્ન હતો નાઇન ઓક્ટોબર એમ પણ એ તો ક્યાં હતો એ દાદા હતા એ ચીનમાં જાન્યુઆરીમાં જ એ તો પહેલી તારીખે હતા જાન્યુઆરી અહીં બેઠેલા છે પછી જોવાની જરૂર ના દાદા ભગવાન એ દેહ સ્વરૂપ નથી એ કહેવાનો મતલબ આ છે સમજાયું જે દેહ સ્વરૂપમાં એ પ્રકાશ આખો સ્થિર થયો હોય ત્યારે એટલે એમનો એવો ઇજારો નથી કે આ અમારામાં જ પ્રગટ થાય ને અમારું એવું છે જ નહીં આ તો ભારતમાં આમે કહેવાય છે વ્યવહારથી પણ બહુ રત્ના વસુંધરા કે છે એટલું હોય તો ના હોય પણ આ કાળમાં બહુ ઓછા છે બહુ માઇનોરિટી થઈ ગઈ છે માઇનોરિટી શું એટલે માઇનોરિટી બોલે છે પણ એમની તીતુડી ચાલતી નથી શું કરે પેલા મોટા મોટા વાજા વાગે ને ઢોલ વાગે બધું આમાં શું કરે દાદી એક મિનિટ એનાઉન્સ કરી દો બોલો ગાડી number G J five C J four two nine six bike number G J six eight nine eight four scooty number G J six two one eight five bike number G J six eight two one five અને scooter G J six nine one double nine જરા ખોદકામનું કામ ચાલે છે તો ઇન બિટવીન પાર્ક કરેલું છે જરા રોડ પર લાવી દે વ્યવસ્થિત રીતે જરા જઈને પાર્ક કરવા વિનંતી કોઈ એકાદ જણ ત્યાં છે લગભગ થઈ ગયા થોડા ઘણા થઈ ગયા શ્રેણી બાવીસનું આ સૂત્ર મજાનું છે અક્ષય ખરું કે નહીં હે પપ્પા બેઠા છે આંસુ લીસવા તું શું છે ચિંતા કરો કઈ મગલી છે આપણે જ આંસુ અને આ ઉત્તમ આંસુ કહેવાય શું બહુ કેટલું અંદર તે વખતે ધોવાતું જાય સૂત્ર નંબર બસો ને ત્રેવીસ જે કારણ સ્વરૂપ હોય એ કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણ હોય જ અહીંયા આગળ કારણ સ્વરૂપ અને કાર્ય સ્વરૂપ આ બે સમજવાનું એટલે કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણ હોય એ જ અહીંયા આગળ આ મૂર્તામૂર્તની વાત છે એ જ સાકારી નિરાકારીની વાત છે એટલે કારણ સ્વરૂપ એટલે શું તો કે હું શુદ્ધ આત્મા છું મન વચન કાયા નામને નામની માયા અને મન વચન કાયાને સંલગ્ન એવા ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મથી આ સાત પોટલાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું કે જ્ઞાનીની કૃપાથી તમને આખું એ પદ પ્રાપ્ત થાય રિયલાઇઝ થાય એનું ભાન થાય ત્યારે ત્યાં આગળ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે એટલે કે મહાત્મા પદ પ્રાપ્ત થાય છે મૂળ આત્મામાંથી મૂઢ આત્મા એટલે જે પોતે નથી ત્યાં હું હું હું કર્યા કરી અનિત્રોન જીવન જવું તે એ તો આખા ભારતમાં જાય છે સાધુ સંતો આમ સંસારમાં બધાને માર્ગદર્શન આપે પરંતુ જેટલું દિલ એમનું ચોખ્ખું હોય એટલું એ માર્ગદર્શન મળે સીધી વાત છે અંતસ્કરણમાં અને જેટલી નિસ્વાર્થતા હોય નિષ્કામતા હોય એટલા અંશે ફળે એના આશીર્વાદ પણ ફળે સમજ્યું આ કાળમાં તો બહુ મુશ્કેલ છે ના હોય એવું કહી શકીએ નહીં આપણે સમજાયું પરંતુ કારણ સ્વરૂપ એટલે આજે હું આત્મ સ્વરૂપ છું આત્મતત્વ જેમને જાણ્યું એની સભાનતા થઈ એમાં પછી બાકીના તત્વો જેનું આ વિશ્વ બનેલું છે અને બ્રહ્માંડ બનેલું છે તે આપણે સમજાતા જતા જાય એવી પ્રાપ્તિ થઈ શુદ્ધાત્મ પદને આત્માની શુદ્ધ સ્વરૂપે આત્માની શુદ્ધ સ્વરૂપે વિશુદ્ધ સ્વરૂપે વિશુદ્ધ સ્વરૂપે મન વચર્ગ ભિન્ન એ પ્રાપ્તિ આ કાળમાં અપવાદ ગણાય છે શું કહ્યું એક્સેપ્શન ગણાય છે આ કળિયુગમાં હોઈ શકે નહીં આ પ્રાપ્તિ કોઈ પણ બધા જ શાસ્ત્રોમાં ધર્માચાર્યો શાસ્ત્રજ્ઞાનીઓ પંડિતો બધા સંતો બધા જ નકાર છે આને હોઈ શકે જ નહીં આજે કઈ રીતે કહો છો તમે આ એટલે એમને આ બધું ગપસપ જેવું લાગે પરંતુ આપણે ગપસપમાં છીએ એવું ના સમજાય પોતાને માન ગપસપ માનનારને પોતે ગપસપમાં છે એવું ના સમજાય ક્યારેય સમજાયું એ તો ગપસપ એવું તો વાત બહુ જુદી છે એ વસ્તુ ભગવાનની ભાષામાં ગપસપ એ શબ્દ જ નથી એ હોઈ શકે જ નહીં કારણ કે ભગવાનની ભાષામાં જે વ્યવહાર છે એમની દ્રષ્ટિમાં જે વ્યવહાર છે એ દ્રષ્ટિનો વ્યવહાર તો બધું જેમ છે તેમ હોય વ્યવહાર એમાં એ જેવું જગત છે જગતથી ઉધા ના હોય કહીએ બધા જોડે વાતો કરે કોઈ પ્રશ્ન પૂછે એમનો જવાબ આપે બધું એ પ્રમાણે જ હોય પરંતુ આપણે જ્યાં આગળ આ શરીરમાં એક આકાર વૃત્તિએ કરીને હઈએ અને તે રીતે આપણે ભગવાનને શોધવા જઈએ ખોરવા જઈએ કે સમજવા જઈએ કેવી રીતે સમજાવીએ એટલે આ અપવાદ છે એક્સેપ્શન છે અને ખરી રીતે હોઈ શકે નહીં એનો દોરી માર્ગ તો પેલો જ છે કે યોગે કરીને યોગથી કર્મ એવું કૌશલ્યતાથી કરવું ઘટે કે જે કર્મ જે કૌશલ્યતાથી કર્યું છે યોગે કરીને કે જેનાથી આપણને અવિનાશી યોગ પ્રાપ્ત થાય આત્મયોગ પ્રાપ્ત થાય ભગવત યોગ પ્રાપ્ત થાય પરમાત્મા પદનો યોગ પ્રાપ્ત થાય એવી વાત છે યોગ એટલે પોતે જે સ્વભાવે છે એ સ્વભાવે હોવા પડવું શરીર છે શરીરનો યોગ કયો અને યોગની ક્રિયાઓ કઈ એ શરીરની યોગની ક્રિયાઓથી છે એટલે કે ત્યાં આગળ એ પ્રમાણે યોગની ભાષા આમ ચાલે છે જ્યાં સુધી હું કોણ છું એ જાણતા જ નથી ત્યાં સુધી આ યોગ આ રીતે ચાલવાનો એના તો ઘણા ઘણા પ્રકારો છે અને એ યોગમાં એક એક પ્રકાર નિમ્ન કક્ષાએથી નીચેથી કરીને ઉપર જતા બધા જ પ્રકારો હોય એના આઠ પ્રકારો છે એને આઠે પ્રકારો સદાય અને એક એક પ્રકારમાં તો ઘણી ઘણી બધી સબ ડિવિઝનો છે બધા એમાં એ સદાય ત્યારે અષ્ટાંગ યોગી કહેવાય છે એ વ્યવહારથી કહેવાય છે આજથી આટલા વર્ષ પહેલા બસો કે જે વર્ષ પહેલા જે સહજાનંદ સ્વામી થઈ ગયા સહજાનંદ સ્વામી અત્યારના કાળમાં રિસેન્ટલી જે થઈ ગયેલા તે ઉત્તમ પ્રકારના વ્યવહાર યોગી હતા ઉત્તમ પ્રકારના સહજાનંદ સહેજે આનંદ એટલે હવે અષ્ટાંગયોગી વ્યવહારની વાત કરી અને એ જ અષ્ટાંગયોગી વાતની એ વાત પાતંજલ યોગમાં પણ છે પરંતુ એ અષ્ટાંગ યોગ શું છે તે હું કોણ છું એ જાણતા નથી અને એના અજાણપણામાં છે બધો વ્યવહાર છે તે તો મોટા મોટા યોગીઓ સમર્થ યોગીઓ હોતો જ હોય છે બાકી આ કાળમાં બહુ મુશ્કેલ છે એને ઘણી વૃદ્ધિ સિદ્ધિ બધું હોય છે પરંતુ આ કાળમાં તો હજુ થોડી લીકેજવાળી વિદ્યાઓ રહેલી છે પરંતુ એ પોતાને નુકસાન કરે અને બીજાને નુકસાન કરે એ ટાઈપની રહેલી છે એ ટાઈપની એક વિદ્યા એવી નથી કે પોતાનું ભલું કરે અને પોતાનું ભલું કરે બીજાનું ભલું એનાથી થાય એક વિદ્યા નથી આ કાળનું સ્વરૂપ એવું છે અને ભગવાનની ભાષાનો અષ્ટાંગ યોગ બહુ જુદો છે એ તો હું જે છું તે તે સ્વરૂપે તે જાણવું તેને ત્યાંથી શરૂઆત થઈ ત્યાંથી પછી અષ્ટાંગ યોગની આખી વૃદ્ધિ થાય છે વર્ધમાનતા થાય છે અને પ્રાપ્તિ તરફ જાય છે એ આખું કારણ સ્વરૂપે આપણને થાય છે એ કારણ યોગ થાય છે આખો પરમાત્માનો સમજાયું એટલે શુદ્ધાત્મા પદ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થવી અને પોતે જેનો જોવાનો સ્વભાવ છે કે આ વિશ્વ તો શું અને લોક શું બ્રહ્માંડ શું અને અલોક શું બધું દેખાઈ જાય એટલી બધી શક્તિવાળું એવું આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાન પ્રકાશ અનંત દર્શન પ્રકાશ જ્ઞાન પ્રકાશથી જે જાણી શકાય અને દર્શન પ્રકાશથી જે જોઈ શકાય પ્રત્યક્ષ આપણે આંખોથી જોઈએ છે એવી રીતનું જોવાનું છે પણ એ આંખોથી જોવા જેવું એ વાત નથી એમાં કારણ કે તત્વ એ તત્વથી જોવાનું છે આત્મતત્વ એ કરીને તત્વદ્રષ્ટિ છે એમાં આ કારણ સ્વરૂપ છે આખું અને કારણ સ્વરૂપમાં એ કાર્ય સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણો હોય જ એટલે કાર્ય સ્વરૂપ શું તો કે ઉપયોગ સ્વરૂપ કારણ કે હું કોણ છું એ મને ભાન થયું અને એ પ્રમાણે આ બે છે તેને હું માનતો તો એનાથી મુક્ત થયો એટલે બાકી રહી રહ્યો ને એનો વ્યવહાર છે વ્યવહારથી એને રહેવાનું છે એમાં જે આજ્ઞાધર્મ એ બરોબર રહે છે જ પ્રમાણે અને જે આજ્ઞાધર્મ ના રહેવાય એને ચૂક થાય ત્યાં પોતે સુધારી લે છે પોતે જ કારણ કે પોતે દેહથી નોખો થયો છે કાગળ હોય પેન્સિલ હોય સીસ્પેન અને આપણે લખવા બેસીએ અને લખીએ ત્યારે સીસ્પેન હોય કે જેને સમજદાર છે તો એને ચેકમ ચેકી ના ગમે લખે એને આ બરોબર નથી તું પાછળ રબરવાળી પેન્સિલ રાખે છે આજે તો હું પોતે જ રાખું છું ને મારે વાપરવી પડે છે અત્યારે એટલે પીરી પેન્સિલ અમને ઓળખાણ પાડી દીધી છે બહુ સારી છે એટલે તરત ભૂસી નાખે એવું આપણું સભાનતાએ કરીને આપણે છૂટાઈએ દેહથી ત્યારે એ દેહથી પડાતી આજ્ઞાઓમાં જીવન જાય છે એમાં આ કારણ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એમાં આપણી વધમાનતા થાય શું એટલે એમાં કારણ સ્વરૂપમાં કાર્યશબ્દનું લક્ષણ હોય એટલે કે આપણા વ્યવહારમાં એ લક્ષણ દેખાય કોઈને પણ દેખાય એટલે સમજી શકે કોઈ પણ કારણ કે બધામાં આત્મા હાજર છે ને અનંત શક્તિ છે આત્માની આત્મા હાજર છે દેખાય ખરું પણ એનું માથું માનવા ના દે આટલું થઈ જાય એ તો આ કાળના લક્ષણ છે એમાં એનો માથાનો દોષ નથી એ તો બધા માથા જેવા લાગે તુંડે તુંડે મતીરભાઈ તુંડ અને દાદાએ તો પાટી દાદી ભાષા બહુ મોટો શબ્દ વાપર્યો પેલો મોટા મોટા લાલ રંગના થાય છે ને શું એને છે તળવું ચાકે તરબૂચા જેવા બધા અતુલ પાટીદારી ભાષામાં કહ્યું છે શું કરે તારે ભગવાન જેવા ભગવાન હાજર છે ભગવાન જેવા ભગવાન અખૂટ કુબેરનો ભંડાર તો કંઈ નથી એની આગળ અખૂટ પોતાનો ભંડાર છે અખૂટ શક્તિ છે અનંત સુખ છે એમાં આપણે હાથ લઈ અને ભીખ માંગવા ઠીકરા લઈને ફર્યા કરીએ એના જેવું થયા કરે છે અને એટલા માટે વ્યવહારમાં કહ્યું છે કે માગવું અને જીવવું બે હરકું છે શું કહ્યું મરવું બોલાય નહીં ને કોઈને બોલતા ગમે કે નહીં એમની માગવું તો પડે એવું કે છે લાચાર શું કે છે લાચારી લાચારી તારા કારણ સ્વરૂપમાં લાચારી આ મૂળમાંથી તો નીકળી જાય છે પરંતુ આ વ્યવહારની રહી હોય બધી એના માટે આજ્ઞાધર્મ છે આખો અને ત્યારે એ કાર્ય સ્વરૂપના લક્ષણો સ્વરૂપે વ્યવહારમાં વ્યવહાર શુદ્ધિએ કરીને ચિત્ત શુદ્ધિ દર્શન શુદ્ધિ એનાથી એના વ્યવહારમાં દુકાયા વગર રહે નહીં સમજાયું અદભુત છે સૂત્ર બોલો બીજું મોટેથી બોલો આ બોલો મોટું તું કાર્યનું સેવન કરીશ નહીં શું તું કાર્યનું સેવન કરીશ નહીં દાદાનું સૂત્ર છે તું કાર્યનું સેવન કરીશ નહીં કારણનું સેવન કરજે કારણનું સેવન કરજે જ્યાં સુધી કારણનું સેવન કરવામાં ના આવે ત્યાં સુધી કશું મળે નહીં કશું મળે નહીં એટલે કારણ એ બીજ છે અને કાર્ય એનું પરિણામ છે આ ફળ શબ્દ તો આપણે રિલેટિવ વ્યવહારની ભાષામાં કહે છે બધો ખરી તો પરિણામ શબ્દ હોય પરિણામ શબ્દ હોય પરંતુ એ જાણતા જ નથી કે હું કોણ છું એટલે કારણ જ નથી જે સેવાતા તો શું કરે એટલે ફળ સ્વરૂપ સમજે ત્યારે પછી કશ્ય ભગવાન ના પાડી છે ફળની આશા નહીં રાખવી એટલે પછી આ કરવાનું <laughs> કશું જ કરતા કૃષ્ણ ભગવાન એવું કહ્યું જ નથી શું મા ફલે છે કદાચનનો અર્થ શું થાય છે માં ફલે શું એટલે સપ્તમી છે એટલે ફળમાં ફળમાં એટલે ફળમાં શું આશા રાખાય તો કે એ આ ફળમાં આ કડવું છે એવું અને મીઠું છે તે એવું નહીં રાખવાનું એ ફળ છે અને ફળનું પરિણામ આવ્યું એ પરિણામ જેમ છે તેમ સ્વીકારી લે એટલું જ કહ્યું છે એમને ફળનો ત્યાગ કરવો જ નથી એમને શું કહ્યું ફળમાં તારી માન્યતા છે જે ફળમાં જે જે પ્રકારે ફળને એનો રસ છે એ પ્રમાણે તારે તું એમાં ફળમાં રહી જઉં છું તો એટલે પછી એ તો બીજ પડ્યા જ કરે છે વડમાંથી બીજ બીજમાંથી વડ હવે કેટલું ઝીણું બીજ છે એનું એક ટેટામાં કેટલા બધા પડ્યા છે એક એક એક બીજમાં આખો વડ સમયેલો છે અને જે જે બીજ પડી પડીને પછી ફરી ફળ એ થાય તો જે કારણ સ્વરૂપ એ તો બધા જ નકામ થઈ જાય એનું અમુક અવસ્થા અવરતા હોય છે એટલા સમૂહ હોય ને પછી ખરાબ થઈ જાય છે એટલા વખતમાં જો બરોબર લાગી ગયું મૂળ સ્વરૂપે કારણ સ્વરૂપે તો પછી વડ થાય અને વડ તો વડ પણ કબીર વડ જેવો પ્રખ્યાત થઈ ગયો કબીરવડ જેવો જબરજસ્ત એટલે કારણ કાર્યનું આવું છે કારણ કાર્ય પદ બહુ સરસ છે કારણ એ પદ કાળને કોઈને ખબર છે એક પદ છે બોલો ને થોડું કારણ કાર્યન રૂપ ભવ ભવ કેરી માં કેરી માં અટવી માં જો કાઢશે હમણાં એમની છાપેલી ચોપડીમાંથી કાઢશે હા કે આ બધા એવા છે જંતીવી પાકા ત્યાં ચોપડી છાપી છે પણ પોતાને ફાવે છે ને ડાયરી રાખી છે આટલી બધે પોતે લખી લીધી છે હવે કેટલાય બધા છે બધા હજી પણ છે કોને એક લાઈન બોલો કારણ કાર્યનું રૂપાંતર કારણ કાર્યનું રૂપાંતર ભવ અટરીમાં જન્મ મરણ ભવ અટરીમાં પુરણ ગલન આત્મા પુરણ પુરણ આત્મા સાથે રહેતો નિરંતર આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહ જ ચિંતામન તેજસ દેહજ ચિંતામન કારણ કાર્યનું રૂપાંતર કારણ કાર્યનું રૂપાંતર જન્મ મરણને શું કહ્યું કે પૂરણ ગલન કર્યું જન્મએ આપણું જીવન જીવવાનો આપણો આ આવ્યો ભાવ એમ એ પૂરાયું કે આખું જીવન જીવવું પડશે ને એટલે આખું જીવન જીવવાનું છે બધું જ જીવન જીવવાનો ભાગ આખો પૂરાઈ લો એ આવ્યો હાજર થઈ ગયો હવે એ પૂરેલો ના હોય ત્યાં સુધી હાજર કેવી રીતે થાય એટલે આપણે પૂરાઈ ગયેલા પણ તે પૂરાઈ ગયેલા બહુ સૂક્ષ્મ રૂપે હતા એટલે હવે એ આખું જીવન એમાં હતું એ બધું જીવન જીવવા માટે પાછું આવવું જ પડે ને એ સ્થૂલ આ જન્મ થાય છે તે બધું સ્થૂલ આગળ જગત છે તે બધું જગન અને એ ગલન થઈ જાય પૂરેલું છે તે જ ગલન થાય એટલે એને જન્મ મરણ કહ્યું જન્મ મરણ એમાં શબ્દ એવું સૂચવે છે સમજો એટલે મ એટલે મા એટલે ગયું અને જ એટલે આવ્યું જન્મ એટલે એટલે એવી રીતે આ કાર્ય કરવાનું બહુ કવિરાજના પદો એટલા બધા સરસ છે દાદા ભગવાનનું અને ભગવાનનું વિતરાગ ભગવંતોનું સર્વજ્ઞ પુરુષોનું આખું વિજ્ઞાન દેહ સાથેનું આત્મા અને દેહના સંબંધનું એટલું સુંદર વણાઈ ગયેલું છે બહુ અદભુત છે રિસર્ચો માગે એવું છે જયંતિભાઈ બહુ જ લગભગ બે હજાર ઉપર હશે કરી એટલા બધા હમણાં બોલ્યા હતા ને આ બોલ્યા હતા મારા એટલે કારણ કાર્યનું બોલો આગળ બોલો કારણ એ કારણ કયા દાદાજી બીજ તો આપણે હા હવે આપણે શું છે કે હવે હું આ ખુલ્લો થયો તે ખુલ્લો થયો તે એવા કારણ સ્વરૂપે થયો કે એનું કાર્ય પૂરું થઈ જવું જોઈએ અને પૂરું થયા પછી એને ફરતી પાછું કારણ શરૂ થવાનું ના હોય એ કારણ સમજાયું એટલે શાશ્વત શું કહ્યું શાશ્વત શાશ્વત એ શાશ્વતતાનો હું છું હું એટલે શું કે છું એ રીતે છે એ નથી સ્વરૂપે ક્યારેય ના થઈ શકે તો કે આ છું ને નથી એની ભાષા છે એનું શું તો કે એ તો લૌકિક ભાષામાં તે રહેવાનું જ છે અને લૌકિક ભાષામાં પણ એ પોતે એ નથીઓથી નીકળવાનું બહુ માથાકૂટ માથાપણ કર્યા કરે છે અને એ નથીમાં ભટકવું પડે છે રજવું પડે છે ઘડીકમાં છે ઘડીકમાં નથી એટલે દુઃખછાવ જેવું તડકો છાણ થયા જ કર્યા કરે સમજ્યું એમાં એ કારણ સ્વરૂપ છે એટલે ખોરે તો છે બધા પણ જાણતા નથી એટલે અજાણતામાં બધા શોધ શોધ કર્યા કરે છે ત્યાગીઓય કરે છે અને સંસારીઓય કરે છે આ કળિયુગની વાત કરીએ છીએ સમજ્યા કળિયુગ તો ઘણો લાંબો છે આ બધા ઘણી વખત પેપરોમાં આવે અને ચોપડીઓમાં શાસ્ત્રો વાંચીએ કે આ કરિયુગને આવે સતયુગ આવ્યો છે એવું બધું કશું છે નહીં સતયુગ કોને કહેવાય કે સતયુગના લક્ષણો હોય એવા આત્માઓ વ્યવહાર કરીને શરીર સાથે આજે સારી એવી સંખ્યામાં હોય ગામમાં હમણાં બે ચાર એક બે એક હોય તો એ ગામમાં આજે પ્રકાશ આપે એવા છે તો એવી રીતે એવી રીતે સતયુગ કયો છે કે એમના લીધે એમના પરિચયમાં જે કંઈ આવે એ બધાને એનો સ્વાદ મળે આ કળિયુગમાં કળિયુગી જીવનમાં પણ લાભ મળે એટલે સતયુગ અમુક પ્રકારે કયો છે કોણ હા બોલો હા માણસમાં કઈ ફેર નથી કશું જ બદલાયું નથી વિચારો બદલી બસ આટલું જ બદલાયું શું તો કે ત્યાં આગળ જરાક બોળા પણ હતું શું કહ્યું અને થોડી જડતા હતી એટલે બુદ્ધિ ઓછી હતી એટલે જડતા કહેવાય ને એટલે એવા હતા બધા એટલે એમને નિરાતે ભોગવતા હતા જે સુખ જે શરીર જન્મ મળ્યો નિરાતે ભોગવે કરતા હતા બધા એને બીજું કંઈ ભાંજગડ જ નથી ઈચ્છાઓ ઈચ્છાઓ નથી ઈચ્છાઓ બિચ્છાઓ ના હોય સતયુગમાં કોઈ દિવસ ના હોય અને ઈચ્છાઓ ના હોય ત્યારે દુઃખે ના હોય સમજ્યું ઈચ્છા એ બધા દુઃખોનું મૂળ્યું છે એમાંથી આખું જન્મ્યા કરે છે આ બધું એમાં ફળમાંથી બીજ ને બીજમાંથી વર બીજમાંથી બીજ ઈંડું છે તો કંઈક મરઘી થઈ મરઘી થઈ તો ભાઈ ઈંડું કહીએ કે તો ઈંડામાંથી જ મરઘી થઈ ને મરઘી ઈંડું કઈથી આવ્યું તો કે મરઘીમાંથી જ આવ્યું ને મરઘી અહીંથી થઈ તો કે ઈંડામાંથી થઈ મરઘી ચાચાસ કરે છે એટલે કારણ કાર્ય એટલે મૂળ પ્રાપ્ત થયું એ પ્રાપ્ત થયું પ્રકાશ લાદ્યો અને લાદેલા પ્રકાશથી જીવતા થયા જે ઉગાડી આંખે અંધાપો હતો અને ઠોકરો ખા ખા કર્યા કરતા હતા એમાં આપણે જોતા થયા અને આ શરીરને આખા શરીરને એની સૂક્ષ્મ મનની સૂક્ષ્મતાથી મારીને વાણીને બધા પ્રકારોથી અને શરીરના બધા વ્યવહારોથી અને સારી રીતે જોતા થયા અને આપણે આપણે જ આપણા વ્યવહારને જોતા થયા બીજું શું નથી એટલે હવે આપણે બધા પરમાંથી અને પરની પંચાયતો જેને પારકી પંચાયતો કે એ બધી મટી ગયા શું છતાં વ્યવહાર રહ્યો પાછો એટલે વ્યવહાર રહ્યો એમાં કંઈક આવી થઈ જાય આપણાથી કંઈક દખલ થઈ જાય કા દખા બધું થઈ તો તરત જ એ પાછું સરખું કરી નાખીએ પેન્સિલ રબરની વાત ના કરી એટલે શુદ્ધાત્મા કરે એટલે તરત જ ભગવાનનો અવાજ આવે કે પંકજ ચેત એટલે સતત ચેતવે એટલે જે જાગૃત થઈ ગઈ છે ભગવાનની શક્તિ પ્રજ્ઞાશક્તિ કે છે એને પ્રજ્ઞાશક્તિ એ ભગવાનની મૂળ શક્તિ છે એ કારણ શક્તિ કહેવાય છે અને કારણ ત્યાં આવ્યું અને પ્રજ્ઞામાંથી પરમાત્માનો સર્વજ્ઞ પ્રકાશ ખુલ્લો થતો જતો જાય એ એનું કાર્ય થઈ ગયું સમજાયું એ કાર્ય થઈ ગયું એટલે આ જીવતા શરીરમાં જીવતા બધા વ્યવહારો એ પ્રમાણે બન્યા જ કરે બધું એટલે આ કાળમાં જેટલું આજ્ઞાનું પચન થઈ જાય ત્યાં સુધી એ જોવાનો પ્રકાર તમારો સર્વજ્ઞ પુરુષોને હોય એ પ્રકારનો થઈ જશે અને જ્ઞાનનો પ્રકાશ એ વિતરાક પુરુષોનો હોય સંપૂર્ણ વિતરાક પુરુષોનો એમાં એટલું એ વિતરાકતા સાથેનો પ્રકાશ હોય આપણો વિતરાક થઈ ગયેલા નહીં પણ વિતરાગ સાથેનો વિતરાકતા સાથેનો આવું સમજાયું બંને સાથે જ હોય જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એટલે જોવાનું અને જાણવાનું એ પ્રકાશ સ્વરૂપ એક જ પ્રકાશ છે પરંતુ એ બે એના ફેઝીસ છે અવસ્થાઓ છે પણ બંને સાથે સાથે હોય એ આત્માના પ્રકાશથી બંને જ જ્ઞાન પ્રકાશ જ્ઞાન સ્વરૂપે દર્શન પ્રકાશ સાથે સાથે હોય પણ દર્શન જેટલું ખીલતું જાય એટલું એ જ્ઞાન આખું અંદરથી પ્રકાશમાન થતું જતું જાય અને પ્રકાશેલા જ્ઞાનમાં એ સાથે સાથે દર્શનથી એને દેખાય જ એટલે દર્શનથી શું દેખાય કે બહારનો વ્યવહાર એ વ્યવહાર સ્વરૂપ જ છે અને જ્ઞાનથી શું જણાય કે આ વ્યવહાર હું અને આ એવું બે છૂતું પડે શરીર નોખું પડી જાય આખું જ્ઞાનથી એ જ્ઞાનથી પોતાના દેહ સાથેનો એનો સંબંધ છે અને દર્શનથી એ દેહનો બહાર બધા લૌકિકમાં સંબંધ છે વ્યવહારમાં એ પ્રમાણે એટલે દર્શનમાં એ દેહ સાથે થઈને એ બધા વ્યવહારમાં છે એ લાખો લાખો વ્યવહાર દેખાઈ જાય તમને દેહનો દેખાયો એટલે બધો બહારનો દેખાઈ જ જાય આવું પ્રકાર છે સમજ્યા ત્રીજું સૂત્ર બસો ને ત્રેસઠમું આજ્ઞા ધર્મ શું છે તો કહે ચરમ શરીરના પ્રયોગનો પ્રોસેસ છે એનું એ જ વાત આવી એટલે કે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થવું પ્રાપ્તિ થવી કે હું કોણ છું અને હું કોણ નથી એ બંને સ્પષ્ટપણે સ્પષ્ટપણે બંને પોતાના લક્ષણોથી ભેદા જુદા પડી જાય દાગીનો સોનારો છે અને સોનાના દાગીનામાં આ તાંબુ આટલું છે આ બધા આદિયાત્રી છે આ છે બધું જુદું ધાતુ હોય ને ત્યારે દાગીનો બને છે સોનાનો એકલા સોનાનો દાગીનો બને નહીં એ તો બધા જ જાણે છે તો એમાં જાણકાર છે તે એની પાસે લઈ જાઓ તો કે મારે આમાંથી આ બીજું ગળાવવું છે કાઢી આપો ને આમાંથી તે સોનું કાઢી આપે જુદું એની પાસે કળા હોય પણ એ તો વ્યવહારના સોની ખરા ને એટલે કળામાં એટલું જ કે થોડુંક આપણે ફી તો બહુ પૈસા ના લે આપણને એટલે આપણે જઈએ ખરા એની પાસે થોડું અંદર તેની પાસે આવી જાય તો કોઈ ખબર ના પડે પાછું જરા ખબર નથી પડતી રતિભા ના જતું રહેતું ખબર પડે એમ કરતા કરતા ભેગું થાય ને તો એમના ઘરના ને કે જાગી ના બની જાય અને પેલા પૈસા થોડા બનતા એનો વ્યવહાર ચાલે સોની આખા ભગત આવી રીતે કરતા હતા આખા વખત સોની સોની હતા લાખીને ગળવાનું કામ કરતા હતા પણ એ ઘડતા ઘડતા પોતે અંદર ઘડાતા જતા હતા કારણ સ્વરૂપમાં શું કારણ કે ખોરવા નીકળ્યા હતા બ્રહ્મને ખોરવા નીકળેલા હતા તિલક કરતા ત્યાં પણ બહુ તિલક કર્યા જપમાં એટલા જપ જપ કર્યા નામ જપ ના તે બધા માળા માળાઓ ઘસાઈ ગઈ બધી અને પથ્થર જ્યાં જોયો ને અને જરા ગોળો જરા ગોળ આગળ તો આકારવાનું જોયું અરે આ તો જપ જઈને એને દેવ કરીને પૂજા કરે અને પાણી દેખાય એટલું અંદર ડૂબકી મર્યાદા રહે તો એને આયુ બ્રહ્મજ્ઞાન કે છે એટલે એમને ચાપખા માર્યા છે બધા એટલે એમ એના માસ્ટર ક્લાસોમાં બધામાં એમને બહુ ચાલતા હતા યુનિવર્સિટીમાં આજે છે થોડા ઘણા આખા વખતના ચાપકા કે છે હું કરું હું ધપ્પા ધપ્પા છપ્પા ગપ્પા નહીં ચાપખાઈ કે છે અમુક તળપટની ભાષામાં એવું કે છે એ તે જ વરી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો એટલે ગાડું ભરેલું હોય માલિક હોય ને એનું કૂતરું હોય એને સાથે લઈ જવાનું શું કરે તો રસ્સી બાંધીને રસ્સી પછી ગાડન બાંધી રાખી હોય એટલે એ નીચે ગાળા નીચે ચાલ્યા કરે એવી રીતે બરોબર હોય આગુ પાછું થાય તો મુશ્કેલ થાય એને એટલે બરોબર નીચે ચાલે એ પાછળમાં જેવું બરોબર હું સકટનો ભાર જેમ સ્વાન તાણે પોતાનું જ પારેલું કૂતરું બેસે તો એને તો મજા પડી જાય કે હા મારે ખરું આ તો આમ ચાલો આમ આમ જુએ આમ કેટલું બહાર ખેંચ્યું છું તો એને કાર ઊંચા થઈ જાય સર <laughs> બહુ સરળ થાય પોતાના પર લાગે હું છું એવું લાગે ને તો એવું થઈ જાય હંમેશા નરસિંહ મહેતાનું છે આ બરોબર છે વિશ્વજ્ઞ છે આ કઈ ધરી પર ફરે છે એ તો યોગી અથવા તો યોગેશ્વર એ બે જ જાણી શકે આ હું કરું છું એની ધરી પર ફરે છે એ કોઈ શક્તિ તાકાત છે કે સમજી શકશે કે આ હું કરું છું એ તો બધા બોલે છે હું કરું છું હું ને હું હું તો છે જ બધે આ વાત છે એ ક્યાંથી દેખાય એટલે આજ્ઞાધમ શું છે તો કે ચરમ શરીરના પ્રયોગનો પ્રોસેસ છે ચરમ શરીર એટલે મનુષ્યનું છેલ્લું શરીર કે જે છેલ્લા શરીરમાં એને આ કારણ સ્વરૂપ પ્રાપ્ત થયેલું એ કારણ કારણ સ્વરૂપે સંપૂર્ણ સ્વરૂપે અને સર્વજ્ઞતા એ કરીને આખું એ પરિણમી જાય અને કાર્ય સ્વરૂપ થઈ જાય આખું એ શરીરનો પ્રસિદ્ધ જેવો છે ચરમ શરીરનો એ છેલ્લું શરીર એવું થઈ જાય પછી છેલ્લું શરીર કાર્ય સ્વરૂપ થઈ જાય એટલે શું કે એ એની મેથે ચાલ્યા કરે એમાં એક પરમાણુ જેટલો ના હોય મોલિક્યુલ જેટલો ના હોય પોતે એટલો નીકળી ગયેલો હોય પછી એ શરીર છેલ્લું શરીરનું એવું થઈ ગયા સર્વજ્ઞતા ખુલ્લી થઈ જાય પછી જે આયુષ્યનો ભાગ રહ્યો સમજો કે સિત્તેર એસી વર્ષનું આયુષ્ય હાઈટ સાહીઠ વર્ષે આ સર્વજ્ઞતા ખુલ્લી થઈ તો વીસ વર્ષનું રહ્યું ને તે વીસ વર્ષ પછી એ કાર્ય સ્વરૂપે કામ કરે અને કાર્ય રીતે કાર્ય એને કહ્યું એટલે પોતે પોતાની રીતે પોતાના સ્વભાવથી કામ કરે એને કહ્યું એમાં પોતાને કશું જ કરવું ના પડે આપણે સમજાયું એટલે કુદરત તો છે જ એટલે કુદરત કોની આપણે અંદર કુદરતના ના હઈએ તો જે કુદરત આપણે ચલાવે ને એવું છે એટલે આપણે જ કુદરત છીએ અને કુદરતે આપણે જ છીએ અને આપણે કુદરત છીએ મનુષ્યનો અને કુદરતનો સીધો સંબંધ છે નાતો છે આખો નાતો અને આજના જગતમાં અને વિશ્વમાં જે બધા ફેરફારો અને અસંતુલતા બધું બધું અસમ બધું દેખાય છે ને એ બધું જ આ મનુષ્યનું કુદરતમાં દખાપણું છે દખલપણું છે એનું છે મોટા મોટા ભૌતિક વિજ્ઞાનીઓ આજના એનું પણ આ દખલ એ જાણતા નથી કે આપણે દખલ કરીએ છીએ એ એમ જ જાણે છે કે આપણે જગતના માણસોને સુખ આપીએ છીએ એટલે એવું જ કહે છે અને હકીકત તો છે જ કે આજના માણસો જે રાજા મહારાજાઓના આજથી સિત્તેર વર્ષ પહેલા બધા ભોગવતા હતા સુખ એ એમને ભોગવવાના આવ્યા તે વખતે મોટર ગાડીઓ બધું ફેરવતા હતા આજે બધાને બધી મોડલો તો એટલા બધા આવે રોજ નવા નવા બધું જ વરી બધું એ રાણીઓને અંદર ભોગવાનું મળતું આજે આ બધી ઘરની રાણીઓને ભોગવા મળે છે સુખી સુખી થઈ ગયા છે બધા ભાઈઓ છોકરાઓ બધા જ ખરું જ નહીં આપશે એટલે એને દખલ કહેવાય બધી આ કુદરતમાં દખલ કરેલી છે જે જીવન સહેજા સરળ રીતે જીવા જેવું છે હા અમુક બધું સારું છે સ્વાસ્થ્ય આ તે પ્રકાર અમુક ગમના નહીં સમજાયું પરંતુ ધીરજનો ફેક્ટર ખૂટ્યો એટલે આવું બધું જોઈએ જ આપણે આ સુખો નહીં તો આવા સુખો ના હોય જટ લઈને જટ પર બધું થવાવાળા શું તો કંઈક ધીરજ ખીલતી ખીલી ગઈ હોત બધા ધીરજ પૂરતી ખીલતી ખીલતી હોય તે બંધ થઈ ગઈ બધી ચટપટ હે શું પેલું મંગની ને વિવાનું શું કે છે ચટ ચટમંગની પટ સાદે શું કે છે ચટ ચટમંગની પટ સાદે અત્યારે એવો જમાનો થઈ ગયો છે ધીરજ જેવું રહ્યું જ નહીં આજે તો અને ધીરજ બહુ કારણ સ્વરૂપમાં કામ કરે છે જય સચ્ચિદાનંદ દાદાજી શાહ સાહેબ પણ દસ મિનિટ કીર્તન ભક્તિ આજે આપણા સતત સંગપતિ શાહ સાહેબ એ જરાક બાર દિવસથી કોમામાં છે આજે તેરમો દિવસ હશે ચેતન એટલે ગઈકાલ રાતથી ચાલુ કરી છે ગઈકાલ સાંજથી એમને ડોક્ટરો કહે છે મેક્ઝિમમ એન્ટીબાયોટિકનો ડોઝ બધા વાયરલમાં અપાયો છે તે અપાઈ ગયો છે હવે એને કશું થયું નથી એટલે હા પછી કહ્યું કે આપણે આયુર્વેદને તેને ચૂકી ના પાડી કે એલોપેથીને આયુર્વેદ સાથે ના જઈ શકે આપણું આયુર્વેદ અત્યારે એવા સ્ટેજ પર છે કે આટલો મોટો ભારતનો દેશને આટલા મોટા આયુર્વેદના બનાવનારાઓ છે એ દાવો કરે છે કે અમારી ક્લિનિકલ બધું બધું કે બધું અમે કરી દીધું છે પરંતુ એ બીજા દેશો માન્ય કરે એવું નથી થયું અને અમે અમેરિકા ઇંગ્લેન્ડ માન કરીએ એટલે બધા વેલ માન્ય એવું થઈ જાય એવું નથી આજે ક્લિનિકલ ટ્રાયલ કે છે એને એટલે એમાં રિઝલ્ટ લાવવા માટે આજે ઉતાવળિયોકાર કહ્યો ને એટલે રિઝલ્ટ જલ્દી ઉતાવળ્યા જોઈએ એમાં જેવી રીતે પરદેશની દવાઓમાં સ્ટેરોઇડ્સ કે છે એવું આમાં ભસ્મો અને જે મેટલની હોય છે અને એમાંથી બધું હોય છે એનો અંશો હોય છે બધા એટલે આજનું એલોપેથી અલાઉ નથી કરતું જ્યારે એ સ્ટેજમાં જઈએ ત્યારે હા એવું જ હોય છે એમાં એટલે આયુર્વેદ એ ધીરજવાળા મનુષ્યો હતા અને એવો ધીરજનો કાળ હતો ને ત્યારનું એ વિદ્યા છે તે વખતની ઋષિઓ મુનિઓ એ બધા ધીરજવાળા હતા અને શરીરરૂપી સાધન એ સાધન આખું એફિશિયન્ટ રાખવા માટે કે જે એફિશિયન્સી કરીને એ જે બ્રહ્મની શોધનામાં છે એમાં છે અને આટલા બધા કઠિન તપ કરે છે કષ્ટો વેઠે છે એમાં એમને સરળતા થઈ પડે શું એટલે બે છે એટલે જંગલોમાં ફરે ગુફાઓ જઈને જાય બધું કંઈનું કંઈક તો થાય જ એમને એટલે એને પછી એને હું ખોરી કરેલું બધું એટલે વનસ્પતિનું જ્ઞાન આ જ્ઞાન તે જ્ઞાન હર્બલ્સ આ બધું જાત જાતનું હતું એમાં બધી જ રીતનું એમને એટલો ખ્યાલ પડી રહી આવી જતો હતો કારણ કે ધીરજવાળા હતા અને એ આર્ષ પુરુષો કહેવાય આર્ષ આર્ષ એટલે કે અહીંયા શરીરે કરીમાં કંઈ જોઈતું નથી મારે બ્રહ્મ જ ખોરવો છે એમાં પડી ગયેલા બધા યોગી પડે ને એનામાં અને બીજું હોય જ નહીં એને કે આજના વિજ્ઞાનીઓ એવા હોય ને કે આઇન્સ્ટાઈન એવી રીતે પડી ગયેલા એને વ્યવહાર હતો બધું વ્યવહારમાં બધું જતું છતાં એ વ્યવહારમાં જેટલો લીન નહોતો એટલો એના પ્રયોગોમાં બહુ લીન હતો જબરજસ્ત કુદરતી થયા કરે આનાથી બહુ લીન એટલે ત્યારે આ બધી શોધો નીકળે નહીં તો નીકળે નહીં એ આટલા ભૌતિક વિજ્ઞાનીઓ યોગ્ય જેવા છે તો આપણા છોકરાઓ બહુ ભણે છે બધા આવું બધું ભણવા જાય છે ને ત્યારે એટલું યોગી પણ ખરું એ લોકોમાં હમ એ તો કેવા મોટા થોથા છે કલ્પના નહીં આવે તમને મોટા મોટા થોથા મેં આટલું નાનું માથું ક્યાં ભરાય છે આ બધું મસાલો કેમનો ભરાતો હશે બહુ ભારે થતા હોય છે એટલે આજે શાહ સાહેબ માટે હોમિયોપેથી ચાલુ કરી છે અને કુદરતી આપણા બહુ અનુભવી મહાત્મા છે રંગુનવાલા કરીને ડોક્ટર રંગુવાલા બહુ ઉંમરવાળા હવે તો રિટાયર થવાના બહુ અનુભવી છે એમને ખબર પડી આપણી બેન છે પ્રકાશબેન દીકરી અને બેંગ્લોર છે દીકરી અને એમને કર્યું તો કે નહીં આવું તમારે અનુનરીમ નહીં આપવાના આ તો જીભની નીચે મૂકી દેવાના પીપાએ એટલે તરત જ એબ્સોર્પ્શન આખી શરીરને અસર કરી જ નાખે છે એટલે પછી એ પ્રમાણે કર્યું છે લોકો અમદાવાદના હતા એમને અંદર આપ્યા અનુનરીમાં તે ના ઇફેક્ટિવ ના થાય એટલે પછી આ કાલે સાંજથી ચાલુ કર્યું છે અને એમને કહ્યું કે મેં સ્ટ્રોંગેસ્ટ ડોઝ આપ્યો છે અને એલોપથી આનો વાંધો નથી કરતી કારણ કે આનું જે કોન્સ્ટિટ્યુશન છે ને એલોપથીની દવામાં કંઈ વાંધો નથી કરતું એટલે એ તો ચાલુ જ છે પાછું એટલે એ લોકોએ મંજૂરી આપી એટલે કાલ સાથી ચાલુ કર્યા છે પીપળા કલાકે કલાકે દર અડધો કલાકે દર અડધો કલાકે અને હવે બે દિવસ સતત અડતાલીસ કલાક કરશે ને ત્યારે સર્વરાર થઈને દેહ હાલતો થશે ચૌદ ચૌદ બાર તેર દિવસથી છે એટલે આપણે એમના માટે થોડી કીર્તન ભક્તિ દસ મિનિટની કરીએ છીએ એ આપણે ઉપયોગ રાખીને લક્ષ્ય રાખીને કનુભાઈ કરાવશે એ બોલશે પછી આપણે બોલીશું બધા જાહેરાત કરી જય સચ્ચિદાનંદ આપણે આજની પ્રસાદી રંજનબેન પટેલ પરિવાર કેસી મહેતા પરિવાર અને અંબુભાઈ પટેલ પરિવાર દજેજ ભાનુબેનનો પણ બર્થડે છે જય અને અક્ષય પટેલ પરિવાર કેટલા છે સિત્તેર સિત્તેર ને એક્યાસી કેટલો ફરક શું બોલે છે આજે સાંજના આઠમ નિમિત્તે સાંજના ચારથી સાત પૂજા અને ગરબાનો કાર્યક્રમ કેલનપુરી ક્ષેત્રે રાખ્યો છે પ્રસાદીની પણ વ્યવસ્થા છે જેના અનુબેન હમણાં આવું છું અનુબેન ત્યાં દાદાજી આવે છે નીકળતા આવું છે જેના નિમંત્રક છે રામમોહનભાઈ પટેલ પરિવાર એટલે આવતીકાલની રેગ્યુલર આપણી દર શનિવારની પ્રાતવિધિ આઠમનું ક્યાં રાખ્યું છે સાંજના ચારથી સાત કેલનપુરી અને આવતીકાલની રેગ્યુલર પ્રાતવિધિ અરવિંદભાઈ ઠક્કર ફાઈવ એ પુરુષોત્તમ નગર ગંગા જમના સોસાયટી પાછળ ઇલોરા પાર્ક એટલે કેસન કેરીથી આગળ રસ્તો છે હવે પછી દાદાનો સત્સંગ બુધવારે વીસમી તારીખે બુધવારે વીસમી તારીખે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે મહાત્મા નોંધ લેજો અને આપણો મંગળવારનો રેગ્યુલર સત્સંગ રાતના નવથી દસ બાબુ કાકાના હોલમાં રહેશે જય સચિન બુધવાર શુક્રવાર દેવ છે બુધવાર શુક્રવાર આ તો બુધવારનું એનાઉન્સ કર્યું આવતા બરોબર છે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જયકારો હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દીદી કરી Thank you. દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ seem that 不能得到。